મનકા કોઈ જમે કદી કે નહીં મનમાં જો વિચાર થાય मतलब कि नहीं में आता है लौकिक डिफिकल्टी है अभी ये भी मैं देखता हूँ उसमें भी फायदा भी है If you if you are I with my I without my God. બડી સમજ માય તો જતો નથી ભગવાન નો સાક્ષાત કરવો આય ભલે રહ્યો માય મટાવી રોગ અમને પહેલેથી ઓછો માયનો માયનો ઓછો આયનો પૂછવા માટે એસિડ તો હશે ને કઈ પૂછવા માટે કઈ એસિડ તો હશે ને આત્મજ્ઞાન એકલું બીજું કોઈ અને અને આયનો રોગ તો ખલાસ થઈ જાય આ બારી ગયેલે અને માય બારી અને બાય આનંદ આપે માં એટલે રાગ ને કપટ હા એટલે ક્રોધ ને માં બારી ગયેલે આ દેખાય છે જ્ઞાની મય પ્રગટ થયા તે જે પ્રગટ થયા છે ને એ દાદા ભગવાન અતિચંદ્ર બોલાવો તમે આ બધા બોલે બોલાવો બોલાવજે દાદા ભગવાન હું ના આ તો જ્ઞાની પુરુષ છે દાદા ભગવાન પ્રગટ થયેલો છે બધા બધા એક જ વસ્તુ છે દાદા ફક્ત બોલવા નહીં આપણને તરત જ ફળ આ આઠ મિનિટ થી ઓછું નહીં પણ આવી રીતે બોલે ને બહુ તારીખ તારીખ અઠ્યાવીસ બાર ત્યાંસી હોલ બરોડા સાંજે અંતજ્ઞાન કોને કેવું કયા થર્મોમીટર પર અંતજ્ઞાન કહેવાય જે જ્ઞાન થી રાગદ્વેષ થાય જે જ્ઞાન થી રાગદ્વેષ ને ભય ન થાય એ જ્ઞાન રાગદ્વેષ ને પરમાત્મા જ્ઞાન પરમ જ્યોતિ સ્વરૂપ એ પરમાત્મા બાઉન્ડ્રી શરૂઆત થઈ બાઉન્ડ્રી નું સેન્ટર બધા એટલે ભગવાન બુદ્ધિ ની પુણાવતી થાય પછી ભગવાન થાય લાઈટ માં જ હોય બુદ્ધિ કેન્ડલ લાઈટ છે અગર ઇનડાયરેક્ટ પ્રકાશ છે પરમાત્મા આપડે કે તો આકાશ માં કોણ કોઈ બાપા આકાશ ને જ્ઞાન છે નહીં આકાશ ભલે અરૂપી હોય પણ અચેતન છે અચેતન જ્ઞાન હોય જ નહીં ત્યાં જ્ઞાન ભગવાન કોઈ વસ્તુ છે ભગવાન એટલા માટે સ્ત્રી જોઈએ પણ આટલું કેટલાક કલ્પના એ ભગવાન ને સ્ત્રી ની જરૂર શું જો સ્ત્રી ની ભૂખ હોય ભગવાન કેમ કેવાય કેટલાક નંબર માં એમ થયું કપડા પહેરેલા ભગવાન શા માટે કપડા ની જરૂર કેટલાક ના કાઢે હાડ્યા બેઠા એમનું કલ્પના અને કેટલાક છે સારી ભગવાન બતાયા જેને જેવા જેવું પોતાનું વ્યૂ પોઈન્ટ હતું ને એવા ભગવાન ઉભા કર્યા ભગવાને પણ સ્ત્રી તો જોઈએ <coughs> જતા માન્યું કપડા વાળા જ ભગવાન હોવા જોઈએ ત્યારે એ કપડા વાળા વાંગી રોજ ચડાવે કેટલાય મારી ભગવાન કપડા વાળા ના હોવા જોઈએ ત્યારે ના કા ભગવાન બધી કલ્પનાઓ છે છતાંય જરૂર છે એ નહીં કરવામાં આવે તો બધી જગ્યાએ જતો છે કારણ કે કોપ ના આવવો જોઈએ આવું કઈ ગોળ ગોળ ફર્યા જ કરે એમ મજા કરે ગોળ ગોળ ફરીને ભલે પ્રગતિ ના થાય પણ અવગતિ ના થાય મૂર્ત ને બસતા બસતા અમૂર્ત પ્રાપ્ત થશે મૂર્ત ને બસતો નહીં એટલે મૂર્તિ એમ કેમ થાય મૂર્ત ને બસતા બસતા અમૂર્ત પ્રાપ્ત થાય જોતમાં આવતી મૂર્તિ બસતા થશે અમૂર્ત પ્રાપ્ત થઈ ગયું પ્રભાકર મહેતાના તમારે કે અમૃત પ્રાપ્ત વાળા ઘરને થઈ ગઈ કે બેન તો બહુ ચોક્કસ રક્ષા બેન બહુ ચોક્કસ વધારે એકદમ ચોક્કસ જ્ઞાન જાણવાનું પાર કરવું કયો હું કોણ છું એટલું જ જાણવાનું એટલું જાણવા સારો બધા શાસ્ત્રો લખે હું કોણ છું હું આ છું તે ન હોય એનું હોય તારે તો માન કરશે ને બધી કારણ વિરોધાભાસ બોલું છું હું ચંદુલાલ છું પછી કે તમારું નામ નહીં કે માય નહીં ચંદુલાલ વિરોધાભાસ નથી મતલબ કે આ તું ન માય આવ્યું તો આય ના હોય I without my is God and I is my Jivatma. આ દુનિયામાં કોઈ પણ માણસ વિધાઉટ માય હોય પરમાત્મા છે વિધાઉટ માઇન્ડ વિધાઉટ માઇન્ડ તો બહુ મોટી વાત છે માય તો વર્ગ છે Thank you. પોતાના ફોલોઅર્સ ને શાંતિ રહે એટલા માટે બધા ભગવાન કહી દીધા તો કોઈ એ કોઈ એવા ફોલોઅર્સ નથી કે જે ભગવાન નું કહેલું માને મહાવીર ભગવાને શું કહ્યું રાય માત્ર ગઢવત નહીં શું કે રાય માત્ર ગઢવત નહીં દેખ્યા કેવ જ્ઞાન કેવ જ્ઞાન થી જોઈને કહીએ છીએ એક રાય માત્ર ફેરફાર થવાનો નથી એ નિશ્ચય કરી એ નિશ્ચય કરી ચિંતા ધ્યાન છોડી દે તે નફામાં ચિંતા કરે વગર કામ નો ચાર વખત કહેતો છું અરે મારે તો ધંધો રહ્યો ચિંતા રાખો ધંધા કાલ ઉડી જાય મારી નજર રંડે છે લોકો પીઝા વાળા જેવું નજર રંડે ભૂલ ખાધી છે ને મહાવીર આવું કહ્યું કૃષ્ણ ભગવાને કહ્યું જીવ તું ચિંતને શોધ ના કરે કૃષ્ણ નહીં કરવું હજી કરે મેં કહ્યું કૃષ્ણ ભક્ત ચિંતા ના કરશો ટાઈમ છોડ્યો છે કે કોઈ વાંધે છે તો સ્વામિનારાયણ મહારાજ કે છે સહજાનંદ સ્વામી એના ભક્તો કે છે ચિંતા ચિંતા કશું નહીં કે છે મારી મરજી ના રે કોઈથી તળું ના સુધે શું કે છે મારી મરજી વિના રે કોઈથી તળું ના તૂટે એમ મને ગાણ જોડે બીજા સૌ મારી કાકાર કે છે <laughs> એમના ભક્તોએ થોડું માન પણ ચિંતા બે કર્યા પણ થોડું માને કારણ કે એમને ભગવાને માગ્યું હતું એમના ગુરુ પાસે કે મારો ભક્ત ફોલોઅર કોઈ નાગ્યો ભૂખ્યો ના રહે કે એટલું મને આશીર્વાદ આપો પણ આ કોઈએ માન્યું નથી આ બધા બધા ભગવાન કહી ચુક્યા બધા કબીરે તાપકા માર્યા કબીર કે બન્યા પીછે બન્યા શરીર બના પીછે બના શરીર કબીર અચંબા એ મન બાંધે નહીં જીવ આશ્ચર્ય છે મનને ધીરજ નહીં રહેતી ત્યાં કપિલે પૂછ્યું હવે શું પ્રયોગ કર્યો બધું અમને કઈ સમજણ પડે શું વાત કરું છે કે તું આવવાનો હતો નહીં આ દુનિયામાં અહીં પ્રવેશ કરવાનો હતો તે પહેલા દૂધની કુંડીઓ તૈયાર હતી તું આવ્યો તાર દૂધ નીકળ્યું અને તારા આવતા પેલા ડાયણો બાયણો જે કઈ હોય તે તારી હા તારે કઈ જાગત કરવું નહીં પડતું તારી આગળ આગળ તૈયારીઓ આટલી નવ મહિના પહેલાની આગળની તૈયારી હોય છે અને કાયરની ચિંતા કરે કબીર હાથું લખ્યું પહેલે બન્યા પીછે બન્યા શરીર કબીર એ હે મન નહીં વધે તીર મને આયા આશ્ચર્ય મનને ધીરજ નહીં રે જય હા મારું માની મારું કઈ તો વ્યવસ્થિત છે હા હા ચિંતા નહીં કરીએ એ તો મારું માની વાળું વ્યવસ્થિત માની ઉપર ચિંતા ઉતરી રહી ભૂતકાળ પણ ભૂતકાળ એટલે તો કોઈ મૂર્ખાઈ ઉઠાવવાની હા હમણાં મિનિટ પેલો કશું થઈ ગયું હોય કોઈ મૂર્ખે ઉઠાવવા નહીં અને ઉઠાવવા તો મૂર્ખ કહેવાય શું કહ્યું અને ભવિષ્યકાળ ને जगत में चिंता छूटे नहीं साधु सन्यासी भाई ऐसा हो जाएगा क्या करेगा ऐसा हो जाएगा क्या करेगा તે મેં તમને કહ્યું ભવિષ્યકાળ ચિંતા માટે કહી દીધા બધા ભૂતકાળ ગણ બહિષ્કાર રહ્યો છે તમે તમે વર્તમાનમાં જીવો વર્તમાનમાં જીવે એટલે શું work value work play value play જમતા હોય દસ લાખ દેવું હોય એ દુકાને જતા દેવું અને ઘેર જમાણ સારી ના દેવું તો આપણાનું દેવું આપણું દેવું છે નફો તો આપણાનું માથે લઈ લઈને થયા કરે મોટી દસ વાની છે આવતા તાર ભગવાને શું કહ્યું સાહેબ આ ચિંતા કરશે આ દસ વાની છે ચિંતા કરશે આ ચોવીસ વાની છોડી છે ચિંતા કરશે ચોવીસ વર્ષની છોડી છે એ ચિંતા કઈ આપડે માન્ય કહીએ કે બરોબર છે આનું કઈ કે મોટી થઈ ગઈ છે થોડી હા અને ગવર્નિંગ છે હજુ બાર વર્ષ બાકી છે અનાવસર ચિંતા કહેવાય શું કહેવાય હજુ અવસર આવ્યો નથી તે પહેલો ચિંતા કેવા લોકો છે આપણે અનવસર બધું કહ્યું છે કે જે પ્રાપ્ત થાય ભોગો તે ભોગવી ગયા છે ભોગવવાને પણ એનો લોભ ના થવો શું કે આવું કાલે હોય તો સારું બધા આઈસ્ક્રીમ બેઠો બેઠો મરી આવ્યો કાલે વધારે જ્યાર મર્યો થઈ ના જ્યાર જે વખત મર્યું થઈ ના ઇનામ રોજ રોજ હતું ભગવાને કહ્યું ભોગ તારી મેળે છોડી દઉં તો મારી મુક્તિ ભગવાન કહેલું શું કામ સાથે ભગવાન ભોગવ જેટલો ગાયો બેસો કરે છે એ તું પણ એવી રીતે ભોગવ કે છે ગાયો ખાઈ જાય ટોપલામાં અને પછી છે તે એ ટોપલો લઈ જાય જોડે વધે તો કેમ એવી રીતે ભોગવ કે આ તો જો સમાજ ના લોકો હા કઈ ધ્યાન ના આપતા લાડા ઘેર ફરક લેતા જબરજબર ગાયો બધું લઈ આવે પડે મારા ભૂસન ને કહ્યું અમારું ભૂસન થોડો વખત મખણ વધારે પડ્યા છે લાગતું નથી ગયું ખબર તો પડે કે છે પણ એ કઈ પોઝિટિવ લઈને આવે છે તો એનું ખાઈ જતા છે કોઈ કોઈ વાહન લઈને આવે કે છે સારી વાત બરોબર પોઝિટિવ બોલો પોઝિટિવ લઈ જાય એ તો જમીન જતા કાલ નહીં કાલની બાર છોકરા વાળા કાલની ફિકર ગરીબ ને કાલની ફિકર અને અમદાવાદ ના મૂળ ના છે કાલની ફિકર અને બાવાઓ ને કાલની ફિકર એકલો જ હતો એટલે પછી ભગવાને કહ્યું ફિકર ના રાખે ફિકર કા ફાકા ભયા તાકા નામ ભગી આ ફિકર આવે ને ત્યાં જેમ તમાકુ ચૂનો મચેડીએ છે ને તમાકુ ચૂનો મચેડીએ પગી ફિકર કા ફાકા ભર્યા કાકા નામ ફકી ફાકો મારવા જોઈએ છે તમાકુ ફાકા મારે ભગવાન એવું નહીં થયું કે હા ખર્ચ કરો ખોટા કુપાર કરો ગાડા હતા કઈ કુપાર એબનોર્મલ ના થઈ જશે તમને પ્રાપ્ત થયું ભોગવું હવે શું કરશે અપ્રાપ્ત ની ચિંતા ના કરશો સમરણ કરતા બધું અને આપ પાસે કોને બધો છે કે છે હું કૃષ્ણ ભગવાન ને બધું મારા ગુરુ હતા તે ગયા એ હોત તો એમને બધા આ કૃષ્ણ ભગવાન પોતે જાણતા હતા કે મારે હજુ ભક્તિ કરવાની જરૂર છે છતાં ભક્તો એમ કહ્યું કે ના હું પૂર્ણ થઈ ગયો તમે ગભરાશો નહીં પોતે જાણતા હું હજુ તો ભરવાડ છું શું કેતા હું ભરવાડ છું અને આ ઘેટનો છે એવું પોતે જાણતા હતા પણ કુદી નાચી ના જાય એટલા માટે કેવી સરસ વાર કરી આમાં તૈયાર થઈ જાય દારૂ છોડાયા મંસાહાર છોડાયા બીજી તમાકુ છોડાઈ જાત જતા વ્યસનો છોડાઈ અને બારવટીયાઓને પણ ભક્ત બનાયા એટલે પેનલ ચાલીને આપણા સાહિત્યકારો ગ્રેટેસ્ટ સમાજ સુધારક કયો શું ગુજરાતનો ગ્રેટેસ્ટ સમાજ સુધારક બહુ સારો સુધારક એની પોતાની લાઈફમાં દોઢ લાખ માણસોને ફેરી નાખ્યા અને તે ઓગણપચાસ પચાસ સાયકલ લીધી લીલા ઓગણ ઓગણપચાસ એટલે નાની ઉંમરમાં એ થઈ ગયું બીજા કશા છે નહી પણ છતાં એક આમ એક પ્રશ્ન છે તમારા માટે કે ભગવાન ની ભક્તિ માં શાકાહારી ને જે માંસાહારી લોકો છે એમાં શાકાહારી ને માંસાહારી લોકો માં ભક્તિ માં કઈ રૂપાવટ આવે છે તમારું શું મંતવ્ય છે એક જ પ્રશ્ન છે કે ભગવાન ની ભક્તિ માં શાકાહારી ને માંસાહારી એ બંને ની ભક્તિ માં કઈ રૂકાવટ આવે છે માંસાહારી માંસાહારી હોય એમને ભગવાન ની ભક્તિ માં કઈ રૂકાવટ આવે છે શાકાહારી માંસાહારી શાકાહારી માંસાહારી કેવો હોવો જોઈએ એને મધર ના દૂધમાં માંસાહાર નું દૂધ હોવું જોઈએ એવો માંસાહારી વધુ નથી અને ભજન માં દૂધ માંસાહારી ના હોય પછી માંસાહારી થયેલો તેનો વધુ પૂછ્યું એકદમ ભાઈ જોડે કર્યું તમને મારાથી દુઃખ થશે ને તેના માટે આપણે એક જ છે ગયું સંસાર કરીએ તમારી જોડે જમીન જમવા મને શું દૂધમાં આવેલું છે દૂધમાં જ આવી ગયું છે મંસાર પછી વાંધો નહીં તમારું શરીરનું બંધારણ એવું ભાઈ જે દૂધમાં નથી આવ્યું બંધારણ નથી માટે તેમ ન ખાવું જોઈએ શું એટલો સમજ સાધારણ થોડી સમજ થાય છે મારી પોતાની પોણામાં કે તમે કહેવા માંગો છો કે માતાનું દૂધ એ માંસાહારી છે પણ એવું નહીં ફેમિલી પણ જેના હિન્દુ સંસ્કૃતિ મુજબ આપણે ખરેખર તો આમ તો લોકો શાકાહારી જ કહેવાય પણ છતાં હિન્દુ સમાજના હિન્દુ સોસાયટીના માણસો પણ માંસાહાર પોતે કરતા હોય છે એટલે નું માંસ ખાતા હોય છે ગેટા ઘેટાનું બકરાનું ગમે તે રીતનું એ લોકોને શું વાંધો આવે આપણા ખરી આપણે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે માંસાહાર નથી કરતા શાકાહારી છીએ આપણે પણ છતાંય કે છે આપણે હિન્દુઓ બહારનું માંસ ઘેટાનું બકરાનું આ બધું ખાતા હોય છે સમાજમાં સોસાયટીમાં બેસી ગયા એટલે આ બધું ખાતા હોય છે એ બધો સ્વાપ કહેવાય શું કહ્યું પણ આપણા મધરના દૂધમાં આવેલું હોય તો તમારે કાયમ માટે ખાવા માટે વાંધો નથી પણ તમારા માતા ન ખાતા હોય તો તમારે શું કરવું હોય મધર ના ખાતા હોય તો આપણે શું કરવું તમારા આવ્યું હોય કે તમને કેવી પતંગ તમને આજે પતંગ થઈ લાગે છે એનું નુકસાન છે તે પૂછડે જાય ને નુકસાન આવીને ભરે આજે તમને ખબર નહીં પડે એટલે ન થાય તો ઉત્તમ છે ફૂટે નહીં તો મોટું છે ઘોડાયેલું ઉત્તમ છે શું કહ્યું એટલે હું અમેરિકા ગયો ને એક માણસ ભયંકર મંસાહારી હતો અને દારૂ પણ કરતો બીજું બિલકુલ વિચાર બિલકુલ નથી અત્યારે એ દાદા કરે એક જણ તો ઘેર જ દારૂ પીધો કલ્પના છે મુસાફર ભીડ રાખવા જેવું નથી પોતાનો ફરક આપણા જે લોકો છે વેજીટેબલ આ રીત હોય છે ખાતા હોય ત્યારે ચાલુ હોય તો ના ચાલો લોકો કોણ ખાય છે બીજા આપડા જેવા બ્રાહ્મણ વાણિયા ક્ષત્રિય ને બધા એટલે બને ત્યાં સુધી કારણ કે આજે ખબર નહીં પડે આજે આપણે કહીએ ને તો શું મારું તબિયત બગડી ગઈ હેન્ડમાં આવશે અને પેલા પણ પતી સારી રીતે શોખ તો આપડી હે આ ગાયો કોઈ મમતા હરકત રહેતી ઘોડા નહીં કરતા બેસો નહીં કરતી શોખ ના કરે આપડે ભૂખ બહુ ભૂખ્યો હોય ને તો મૂક્યો છે ના કરે એટલું જાળવાનું હું એ પ્રશ્ન પૂછું એમાં આધ્યાત્મિક વિચારોમાં એની કોઈ અસર થાય ખરી આધ્યાત્મિક વિચારોમાં કઈ અસર થાય કહ્યું ભરનાર શો ને કે તમે માંસાર કેમ છોડી દીધું કે છે મારે જીવરાય થવું છે કે છે મારે સિવિલાઇઝ થવું હવે આ વાક્ય એ લોકો લોકોએ દાબી દીધું એ લોકોએ તો મોટા મોટા લેખકો થયા ને સાહિત્યકારો સમજી ગયા કે આ વાક્ય તો આખા મોટા મોટું ઇન્સલ્ટ છે તે વાક્ય દાબી દીધું છે પછી બીજો વાક્ય પ્રશ્ન પૂછ્યો તમને વાંધો શું હતો પણ કે છે કે છે આ કબ્રસ્તાન નથી કે કોઈ પણ મુકાવું મારું પેટ એક કબ્રસ્તાન નથી મારી કબ્રસ્તાન હોય છે અધ્યાત્મમાં લાઈટ ફૂટ ગઈ છે લાઈટ કે જે આંખ ક્યાં છે માણસ આ બધા આખી માણસો ઉગાડી વખતે છે એની ગેરંટી આપું સાધુ સંન્યાસો બાવા બાવલી બધા છે આવું ભૂતલ જીવન ના હોય ઉગાડ્યું કેમ કે કેટલી બધી નબળી કહેવાય કે તમે અત્યારે તમારું સાચવો છો બધું લાઈફમાં તે સાઈડ પણ જવાનું છે ઘણી સાચવતા નથી અજાગૃતિ છે એમનો હું કેમ કરે જાગે કોણ જવાનું છે તેમની બિલકુલ આટલી ઉપાધિ ની સરકાર બાય બાય કાયદો એની કોઈ એટલે પછી સહનું બધું બગડી જાય પછી આવતો બગડી જાય મન પણ મનુષ્યપણું જોઈતું તો મનુષ્યપણા લોપ આવે મનુષ્યપણા લોપ હરે કહેવાય કે તમને કોઈ કાર લે તમને દુઃખ થાય તમે ખ્યાલ રહ્યો છે બીજાને ગા દેતા એવું મને દુઃખ થતું મારે હવે દેખી કોઈ કોઈ સ્ત્રીને આપણે દ્રષ્ટિ બગાડીએ કોઈ એટલે આપણે ખ્યાલ આવવો જોઈએ મારી છોકરી પર દ્રષ્ટિ પર કેટલું દુઃખ થાય આ માનવતામાં ફરી માણસ થાય આ માનવતા તો દેવ ના થાય દેવ તો સુપર થાય અપકાર ઉપર ઉપકાર કયા કરે સુપર અને ભેટ કર્યું નામ છે આટલું ભોગવી લીધું ચોરીઓ કરી ભોગવી લીધું એ બધા વિચાર કરવાનો જે અનુકૂળ આવે તે કરવું આપણે અનુકૂળતા જોઈ કે આપણે આ ખાઈ ફરશે આ હિસાબ ફરશે પેલો ફરશે પેલો ફરશે તો દાદા શુદ્ધ અને સાત્વિક આહાર વિના ભક્તિ થઈ શકે ના થાય મારા દાદા કાળમાં લપટાઈ ના જાય કર્યું બને નહીં એવા માણસો બહુ ઘણા ના હોય તો ભાઈબંધ થઈ જાય કોઈ જુગો થઈ જાય અન્નની અસર મન ઉપર પડે છે નિશ્ચિત છે અન્નની અસર મન ઉપર પડે છે નિશ્ચિત છે ને અન્નની અસર મન ઉપર પડે આહાર કેવો વિચાર થાય ખોરાકની અસર છે ખોરાકની થાય છે બ્રાન્ડીની અને બ્રાન્ડી છે આખો ભાર બેભાન પડે ખોરાક જે ખાય છે ને થાય છે એટલે બધી ધાર્મિક થઈ વસ્તુ છે શાસ્ત્રી કહે લોકો શાસ્ત્રી કહીને તો જે લાડવા ઢોકા માર્યા છે જે મગજ ને જે બધું હા શિયાળો વહાણો કરે છે શાસ્ત્રી શાસ્ત્રી કહે ફૂડ હલકો ફૂડ લાડવા કરી દીધા શાસ્ત્રી લોકો ખાસતું લઈ પણ ચગવડી કરી નાખે લાભ કરજો સીકરી ના કરજો સત્સંગો જાય છે ભાઈ વાત સાચી છે આ કર્મ ના પડદા કર્મો જે કરે છે ને તેના પડદા ને લઈને તેના આવરણ ને લઈને આત્માનો સાક્ષાત્કાર થતો એ આવરણ કોઈ ના ખવા પછી કર્મો ના કરો તો થાય અત્યારે તમે જે જે કરો છો દત્તા જે કર્મ કરો છો બધા તમને બંધન થાય કર્મ થાય અને આત્મા સીધા કર્મ થાય જે કઈ પણ કરો છો બંધાય દેહધારી કોઈ પણ દેહધારી એક્શન જીવે છે રિયલાઇઝ કરીને એ એક્ટર અસર ના કરે કર્મ અસર હોય ના હોય એટેચમેન્ટ ડિટેચમેન્ટ બંને ના હોય વસ્તુ ના હોય રાગ ભેદ ને વસ્તુ છૂટી જાય એટલે પછી કરુણા થોડા છે રાગ ગમે તમને ગમે છે કોને ગમે આ કોઈને ના ગમે તો અક્રમ અક્રમ કોલેજમાં એડમિશન લઈ લો Thank you. પછી કુદરત નો સ્ત્રી અને પુરુષ આવું જુદું જુદું હેતુ શું છે એવું છે ને ચોખા દાળ ચોખા હરકત દાળ હરકત એક ચોખાન દાળ કયા ભાત કઢી બનાવે અને એક ચોખાન દાળ ખીચડી બનાવે વસ્તુ તત્વમાં ચોખાન દાળ છે બીજો એક ચોખાન દાળ નો અડવો બનાવે નહીં વસ્તુ તે રીતે કપટ અને કોઈ પણ પુરુષ કપટ અને મોહ કરે તો આવતો ભાવમાં સ્ત્રી થાય કોઈ પણ સ્ત્રી અહંકાર અને ક્રોધ કરે તો પુરુષ થાય આ બધા ગુણો ના અધીન છે સ્ત્રી આવતો બહુ સ્ત્રી હોતી નથી પુરુષ કાયદો પુરુષ થઈ જશે એટલો કોને બનાવી છે myself has created the world એટલે myself has created this world બીજું કોઈ nobody is creator ભગવાન ને ક્રિએટર તરીકે ચિત્રી અને કુંભાર બનાવ્યો છે ફોરેનના સાયન્ટિસ્ટો મને મળ્યા મને કદી ગોડ ઇઝ ક્રિએટર અમે જે બસ માણસો એ ગમે છે સાઈઝ ક્વોલિફાઈડ છે પણ Christian view point not like તમારી જે ખોટાઈ રહ્યા છે તમારું પ્રોજેક્શન છે કોઈ તમને આમાં મુક્તિ આપેલી કે કોઈ તમને હેલ્પ કરેલી અમારે તમારા ચારા ઉભું કરેલા ફસાવું કોઈ જરા ઉભું કર્યા નહીં આ ભગવાન ભગવાન કર્યું ભગવાન દયા કરે એ કઈ દયા કરવા ધરો છે This world is uh, not real, but it appears to be real. Yes, બ્રહ્મ સત્ય ને જગત મિથ્યા એ વાત એવી ટાઈપ ની વાત કરવા માંગો છો ના ના બ્રહ્મ સત્ય ને જગત મિથ્યા છે નહીં મિથ્યા તો કોને કહ્યું આજે કોકડી છોકરી થઈ જતો ને તારા વાક્ય બોલે બ્રહ્મ સત્ય જગત મિથ્યા અને આપણી થોડી ઉઠાઈ જતો હતી બોલે મિથ્યા બ્રહ્મ સત્ય છે ને જગત સત્ય છે બ્રહ્મ રિયલ સત્ય છે અને જગત રિલેટિવ સત્ય છે આ સમજાય ને ભોગવી પડી હોય ને રમચંદ જગત મિથ્યા એની ઉઠાવે તારે તો ગણપતિ કરેલા ઉપચાર They've already further itself, itself, itself, itself, itself, itself, itself, itself, itself, itself, itself, અને આ પઝલ ને સોલ્વ નહીં કરે તો પઝલ છતાં તે તમે આમ કેમ કર્યું એટલે તમે કોઈ મેં કરી બધી ના પઝલ સોલ્વ થાય નહીં અને આખો દાડો ઘૂંઘળામણ થાય શું કરે આપડે કહીએ છીએ ને જયારે આ જવાબદારી કહું ને છૂટી જાય જવાબદારી સમજી છે કરી રહ્યા છો એ શું જોખમ થશે સભાનતા નથી એટલે કરી રહ્યા છો માણસ ગુનો ક્યારે કરે અભાન હોય ત્યારે સભાન માણસ હોય ગુનો ન કરે ગ્રાહક છે કહ્યું ને અને ખીલા લોકો મારે છે લોકોને ભાન નથી એમને ખબર નથી બીજા શું કરી રહ્યા છે કેટલી સરસ વાત કરી ક્યારે છે મને કે છે તું પેલો કે ક્યારે સર લાગે છે અને બધું ઉપર તો કોઈ બાપો નથી બધે થઈ આવે આકાશ પર તારી બધી મારા ઇન્ડિયન નામ બધી લોસ ગયો God is every creature God is in every creature, whether visible or invisible, not in creation. Man made જે વસ્તુઓ છે ક્રિએશન છે એમાં નથી થાંભલા થાંભલા બધા લાકડા થાંભલા હોય રાખીએ ત્યાં બધા આપણા સુંદર એ અંદરની ભગવાન લાકડા શું વાત છે હું શંકા રહ્યા કે લાકડું બાર પાપ લાગશે લાકડા બળવા દે છે રાતે